નક્કી કર્યા વગર ભગવાન ચાલે ને આ લોક કે ભગવાન આ તો બધું માર્કેટ બધું શું કહે માર્કેટ મટીરિયલ ભગવાન હરખા હોય માટીમાં શાકભાજી મળે એવા ભગવાન નથી શું કહે આ લોકો ભગવાન કોરો પણ ભગવાન માર્કેટ પટેલ નો વાત કરે મને શ્રદ્ધા બેસી જોઈએ તાર પછી શ્રદ્ધા બેઠા પછી ભગવાન છે શ્રદ્ધા બેઠા ના લોકો કે ભગવાન નથી કરે ભગવાન બાકી મટીરિયલ નહીં કરે ત્યાં માર્કેટ મટીરિયલ ભગવાન જોયા માર્કેટ મટીરિયલ ભગવાન જોયા એ શું કામના શું કામના માર્કેટ મટીરિયલ કે જોયેલા માર્કેટ મટીરિયલ એ બધા ભગવાન કઈ પચાસ પગ ભગવાન મળે જો પચાસ પાઉન્ડ ના ભગવાન મળતા હોય પાઉન્ડ નો મળે સવા પાઉન્ડ નહીં મળે સવા પાઉન્ડ નહીં મળે કે ભગવાન માર્કેટ ભગવાન તો આપડે શ્રદ્ધા પછી ત્યાં આગળ આપણને ચિતર્યા કરે તો ભગવાન અને ખરી રીતે ભગવાન તારા પોતાના ભગવાન શું તારું નામ રાજુ રાજુ તારા પોતાના ભગવાન મહી બેઠા તારી શરીર ની અંદર બહાર ખોલવાની જરૂર નથી તારી જયારે તારે નામ ના સમજણ પડ્યું તો એમને બોલજે નહીં નામ એમ બોલીને તો છે તે વાંધો નથી એમને કોઈ પણ નામ પણ તારી નહીં બેઠા રાખે તો નહીં તો એમ કે હે માહિલા ભગવાન માહિલા મહિલા ભગવાન બોલાય તને હા પછી એને વાત નહીં એ તો રાત જે પહેલા કઈ ગુનો થાય માફી માંગુ તરત માફી આપે પરંતુ મહી કહું નહીં બાર વાળા કોઈ બાજુ કોઈ છે નહીં ગુનો થાય ત્યારે નથી કઈ કદી ગુનો થતો જૂઠું બૂઠું બોલ્યો નથી વધારે બોલાય બોલાય બોલાય છે હજુ સુધી એવું થયું નથી પણ હજુ સુધી એવું થયું નથી પણ થાય ના થયું હોય ને તો તને થાય અનુભવ ના થાય તને યાદ ના હોય એટલે થાય શું કરવું પછી એનું કારણ શોધી કાઢવું એનું કારણ શોધવું કારણ શોધાયું પેલો એને હમો થઈ જવું એટલે ફાઇટ નહીં લેટ ગો કરું નહીં દાદગીઓ કરું ગુસ્સો થઈ જાય મારવા આવ્યો તો Besides fighting. another route besides fighting. કેમ એની જોડે ઝઘડે ઝઘડો કર્યા વગર બીજો કોઈ રસ્તો શોધી કાઢવો એમ સિવાય સિવાયનો બીજો કોઈ રસ્તો શોધવું એમ ઝઘડો ઝઘડો ના કરું નિવેડે ખરું કરું ના કરી જાત You defend એ તો કરું કેટલી મુશ્કેલી આ જગતમાં Is it uh, lawful or is, unlawful? Is it lawful or unlawful? Unlawful. Unlawful. હા અનલોફુલી આ દુનિયા કોઈ ચીજ થાય નહીં આ દુનિયા એવી સુંદર બનેલી છે કોઈ વસ્તુ બની શકે નહી જે બને છે એ લોફુલી થાય છે એ ગેર ગેરસમજથી અનલોફુલી માની જગત આપણને રમાડતા ના આપણને કરી ના કરતા આપણને કડી કરતા ના આવડે એના છે એટલે અનલોફુલી છે જગત lawful hearing is what is protection, distinguishing, lawful or unlawful છે અનલોફુલ છે અનલોફુલ ચાલે જ નહીં આ દુનિયામાં કોઈ પણ વસ્તુ અનલોફુલ થઈ થાય શકે જ નહીં જે કઈ કરે છે લોફુલ જ ભાઈ છે અને સમજાવો કઈ રીતે દાદા અનલોફુલ એટલે પછી ક્યારે ચોરી ના થાય યોજન થયું જોઈએ અનલોકુલ તને સમજ ના ભાઈ યોજન થઈ ગઈ અનલોકુલ લોફુલ છે તારો હિસાબ આવે તે જાય છે Usually you are a cow, then again only it can come, otherwise not. Revive is a regular. તમને ગુસ્સાયો ના આવે તમે ખાસ શું કરો ને મોટી મોટું બધું શું કરો કરી કરતો તમને ના આવડે તેમાં એ બધા હશે બધા કાયદો છે ચોરી કરે ચોરી થાય અલ્લાહ બોલી કરે ચોરી તાર થઈ છે અલ્લાહ બોલી કરે Beautiful. Beautiful. એના પ્રત્યે મનમાં રાગદેશ પકડાય ના પકડાય જગતમાં જીવવા જેવું નહીં નથી જીવવા જેવું ઊંઘ ના આવતા શું કરું છું ઊંઘ ના આવતા ઊંઘ ના આવે તો શું ખબર પડશે કોઈ વખત કઈ થઈ ગયું ઊંઘ ના આવે હા પ્રોબ્લેમ થઈ ગયો થોડીક થઈ ગઈ ગરબડ થઈ ગઈ ઝઘડો થઈ ગયો મારા મારી ના આવે તો શું વિચારો ચાલ્યા કરે વિચારો ચાલ્યા કરે હા પણ પછી આપડે ઊંઘ લાગી હોય તો કઈ ઉપાય હાથમાં હોય છે તે કંટ્રોલ માં છે કંટ્રોલમાં ઘડિયાળ મૂકવું પડે ને બે પછી ઠંડા જવાનું ઠંડા જવા કંટ્રોલમાં થાય ઇઝી કંટ્રોલ ડેવલપ કરે છે પછી કઈ ખબર નથી ના શું થઈ જાય એ ખરાબ થઈ ગયા ફાટી ગયા તો પછી આપડા કંટ્રોલ માં નહીં આ મહી મીઠું રાખીએ આપડા કંટ્રોલ માં પછી મીઠું કાઢી દેવાનું ના નીકળે પછી એટલે તારા હાથમાં છે પણ તને ખબર નથી તારા હાથમાં પરફેક્ટ વધી છે ઇફેક્ટ તારા હાથમાં નથી ઊંઘવું જાગવું સંદાસ કરવું ખાવું પીવું બધું ઇફેક્ટ છે અહીંયા આગળ બધું ઇફેક્ટ છે ક્વાઝિસ તારા હાથમાં છે તે તને ખબર નથી કે ક્વાઝિસ ક્વાઝિસ ઇફેક્ટ નું જીવન છે આ ઇફેક્ટ કોઈના હાથમાં હોય નહીં કારણ ઇફેક્ટ એટલે પરિણામ આપનારી વસ્તુ નહીં મીઠું નાખ્યા પછી આપણે ગમે તો ભણવા મળી ભરે નહીં મારે નાખતા બેરસ થઈ ગઈ તો હજી સારા છે વાજીને નિફેક્ટ સમજો ત્યાંથી ગાડીને જતા હોઉં અને પોલીસ તારે બહુ ઉતાવળ હોય ત્યાં આપી દે એટલે નંબર માં લઈ લીધો એ તે કોલ કર્યું એની ઇફેક્ટ આવે કરી તે ઇફેક્ટ આવે ત્યાં તું દીધું હોત એટલે આપડા લોકો જાતે જ ગુમા કરેલો છે કોશિશ કરેલો અને પછી સિલેક્ટ થાય કોણ વચ્ચે જવાબદાર છે ને કોઈ નોબડી રિસ્પોન્સિબલ કારણ ભગવાન ના હાથમાં નથી ભગવાન ના હાથમાં સત્તા નથી આત્મા હાથમાં સત્તા નથી તમારા પોઝિટિવ ઇફેક્ટ પોઝિટિવ ઇફેક્ટ તમારો છે તમે નીંદર ઉડા જઈ વાળમાં બોલીએ કે તું ચોર છે તો વાર શું બોલે એ તો આપડે આ દુનિયાનો રિવાજ આવ્યો છે એટલે આપડે શું કેવું આપણને ના ગમતો તું ચોર જેવું આપડે રાજા છે એટલે કોની આપડે કારણ છે તો પછી એ રાજા કેમ ને એટલે આ તમારું પ્રોજેક્શન છે નકારો ભડકાર શેની માટે ભડકાર તમારે ઉપરી કોઈ નથી એનું ગેરંટી કારણ લખ્યાલું ભગવાને તમારું કરીએ ભગવાન તમારું કરવું છે પોતાનું સ્વરૂપ ઉપરી કોઈ શકે છે પોતાનું ભાન ના હોય તેનું કોઈ શું કરે શું કરે એ કોઈ ઉભી જ્ઞાની વગર લોકો તમારા ભય છે આ બધું આવું છું તેના માટે ભય માનો છો They કરતી બહુ જ પ્રિકોશન્સ લઈને કોઝની ટેવ કરાવી હા કોઝી આવી રીતે ઇફેક્ટમાં વાત નહીં કરી ઇફેક્ટ નહીં આવે એટલે આપણે સમજી ગયા છે એ કરતા ઊંધા થતા થઈ ગુજરાત મેળવા છે એનો અંદાજ છે વિષયમાં આપણા ચાલે ને એમ થાય કામ છે કે જ્યાં એક ડોમી બધા બે હજાર ઠંડા થતી ગ્રેજ્યુએશન થઈ ગયું તમે સાહેબ મારે પણ ઠંડા થયા તમને શું કરે કે શું કરું છું ને એ રીતે ખબર નહીં એ ઇફેક્ટ છે એમાં સ્વભાવ મારે ધારો એટલે કોલેજ નું સેવન સારું કરવાનું તને ભાવચાર હેલ્પ કરશે કે અમથો નટાવવા મારો ટાઈમ જાય હેલ્પ કરશે કોઈ જીવન ધારણ કરી ક્યારે આ પૂછાઈ થઈ ગઈ ફરી પોઝિટ થઈ રહ્યો આ ઇફેક્ટ તો જન્મથી થઈ તો જન્મથી ઇફેક્ટ થઈ તો કોઝિલ ક્યાં હોવા જોઈએ કે આગળ causal effect effect causal causal effect effect causal ચાલ્યા જ કરે છે જ્યાં સુધી અમે કોઝિલ બંધ ના કરીએ ત્યાં સુધી મુક્તિ ના થાય માણસ પછી ઇફેક્ટ એક વેરે ઇફેક્ટ એક વેરે પછી અમારી આજ્ઞાઓ હોય ને એટલે ઇફેક્ટ એક વેરે અને ભય વગર આમ કશું લાગે આ તિરવાજ કોઈ ઠેરાવ નથી પડી જાય તો સરળ વાતો નહીં મૂર્ખ મૂર્ખા શું ના બોલે પામે બોલે આપણે પડી બોલવાનું તમને કામ લાગશે મેરા ભાઈ ભાઈ આટલું સરસ ખાવાનું છે પીવાનું છે દેશના લોકો અમેરિકા ઇંગ્લેન્ડ વાળા નથી બધી બધી દૂધ ગાળા ના ખાય ઘી ગાળા ના ખાય અને જે જે જે ઘી ગાયના જે દૂધ ગાયેલી ખાનારો એ દેશનું કહે છે એ દુનિયા જુએ છે એ હિન્દુસ્તાન ઘેર જેવા થઈ ગયા અને આ લોકો ગાય જેવા પૂછ્યા તો કઈ નિવેડ આવે બધું જ ખબર છે વર્લ્ડમાં કોઈ જીવ વિશ્વાસ નિવેડ આવે ધર્મ એટલે શું કે જે બહાર ગઈ જવું એ ધર્મ ઘંટડી કરો ભગવાન યાદ કર્યા કરો એ કઈ ધર્મ કહેવાય ને એવું તો ગરમન ચોથાથી કર્યા કરે તો ભગવાન કઈ કાચી માયા નથી છેતરાય The world is the fatalic self એનો અર્થ થાય તમે સમજાય આમ લાગી રહ્યા છે રાખે છે The world is the puzzle itself. અરે વાક્ય છે પોતાને Sometimes we help you. Yeah, yeah. God is the perfect peace and time, this understanding will help you. Now the world is it's us. Nobody has got everybody. Also, it's also. Till now you were thinking that whatever person is coming to you, you were thinking that he has puzzled me, he has puzzled me, he has puzzled me, or even yet the God is perverse. He says, no, nobody has perverted this world. Only the world is perverse itself by its own Nobody is responsible for this perverse. So you should not you have to blame anybody for this, any person. ભગવાન જાતે બનાવવું પડે એવું નથી ને વિજ્ઞાન જેવું થયેલું વિજ્ઞાન છે એક સાઈડ અને લોકો પછી કે મૂળ વાસ્તવિક શું છે રિયલ વિપાઈ એટલે વાસ્તવિક નથી God is very correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, by Christian viewpoint, not by fact. Lasting The world is a puzzle itself. Problem what है ना શું નામ તારું રાજુ રાજુ રાજુ તે ફાધર કે રાજુ તે આમ કેમ કર્યું એટલે તને એમ થાય મેં કર્યું એનાથી વાત પગ ગાલ ઉભો થઈ જાય તો બસ ચાલથી કરું આ તપાસ બધા કે છે આ સમજાવો અમને આવું પઝલ ઉભું થઈ જાય ત્યારે એનું સોલ્યુશન કેવી રીતે કરવું એવું છે ને આ પઝલ તો ઉભું થઈ જાય એટલે તમારે એ જે કહેશે એ જે કહેશે ગપવું નથી તમને એમ લાગે છે કે આ માણસ આ ભાઈ આવું કે છે મને હોવી જોઈએ દ્રષ્ટિ છે પંદર અઢાર ઈસોના છોકરાએ દેખાવા મારો આવડો પેલો લાગ્યો તો તમે શું કરો છોકરા સાથે What will you do? And it is because of phone at you. છોકરા અંદર વળે અને તમે આવતા હોય ડુંગર પર એક ટેકા ગમડી માતા વાગે તો ગુસ્સો કરો ગુસ્સો ક્યાં બંધ રાખી શકીએ અને આ જે હમણાં દુઃખ દે છે ને તે વખતે હોમા માણસ નો એ પોતે હોતો નથી તે વખતે ડુંગર થાય એટલે તમને ખબર નહીં પડે કે તમને એમ લાગે છે આ જ કરી પેલો પછી પસ્તા છે સારું ખોટું થઈ તમે ખબર પડી એટલે આ સમજણ નહીં પડે જ્યાં વાગે દેખ્યું દેખ્યું ઝેર કરે છે કે આ અનાજ કર્યું અને પેલું ડુંગર કરે કઈ છે કરનાર છે પણ તમે તમને દેખાતું નથી જે કોઈ કરે આપણને મનમાં બધું પદ્ધતિ ડુંગરની પયા જેવું છે અને હિસાબ જ છે નક્કી કરો કે હિસાબ જ છે ડુંગર ના હિસાબ તમને મનમાં વાત નહીં થાય શું કરું અને તમારા ઘરનો ઉદય છે માનો કોના ઘરનો ઉદય હા કોઈ માં છે એ તો નિમિત્ત છે તમારા ઘરનો ઉદય હોય તરીકે એમાં કોઈ દોષ થતો નથી ને આપણે એક આપડે આપણે આપણું પરિણામ આવ્યું કોઈ આપણને કે તમે છે તે મેટ્રિકમાં ફેલ થયા છે કેવા આવ્યો પેપરમાંથી તો આપણે રણવ્યા કરવી એના જેવી લગી સામે કોઈ વળી ગઈ નથી કરી કશું કદાચ વેર રાખવા જેવું નથી ધણી પોતાના હિતમાં ફાય નહીં અને સ્ત્રીઓ પોતાની હિતમાં ફાય નહીં આ લોકો ઘેર નથી આ ભ્રાંતિ થી બધું ઊંધું સમજાય છે અને માર સાચા એટલે પધલ ઉભું થવા ના દે ને આપણે હિસાબ છે ઘર આવ્યો એટલે રાતે આપડે સમજી હિસાબ ફરી આવી તે પછી જરા ઉગ્ર થઈ ગયા હોય કરવા નહીં પણ પછી એનો આ પધલ ને આ હિસાબ છે બધું મારવા કરી પછી સુઈ જવું મેં રાતે ટાઈમ ની તેમ કીધી પઝલ એ આ કબાટ મૂકે કે નહીં તેની અસર હાથ પર આ કબાટ છે આ કબાટ માં મૂકવાની જેવી જગ્યા છે લોકો અહીં મૂકેલા છે આ કબાટ હા બીજું ધોખા ના કબાટ પછી મગજ ઉપર અસર થયેલી હોય ને ચા મુક્તિ ઘરે મળ્યું જોયેલું હોય ચા ભોગા ભરી ચા પીવો છો ટેબલ પર બેસી પીવો છો આટલો વૈભવ તમારો છે આટલો સ્વાદ સુખ છે છતાં ભોગવતા ના આવે તેમાં કોઈનો શું કરે ભગવાન શું કરે રાખવું તો એનું છે ઘણું છે પણ રહેતું નથી શું કરવું તમે હમણાં કહ્યું ને પણ કે એવું રાખવું તો છે પણ રહેતું નથી તો શું કરવું મગજમાં જતું ના રહે મગજ કબાટ માં ભરાઈ રહે નીકળી ના જાય રાખવું તો નથી હોતું પણ રહી જાય છે શું કરવું કે કરવું શું કે નથી રાખવું તો રહી જાય છે હા એનું કરવું શું કે એટલે થોડું મારી આજ્ઞા રહો ને તો તમને જાગૃતિ આવે શું કહ્યું એવું છે ને જે ખોરાક તમે ખાવ છો ને આપો દાદો તે મેં ખાલી થયા પહેલો તો પેટ્રોલ પર છે બે ત્રણ પેટ્રોલ પડેલું હોય છે બીજું અત્તરીકરણ ના કરે એટલે આ જે તમે ખાવ છો ને એનો દારૂ થાય છે રાખો દારૂ દારૂથી જ્ઞાન કરેલો હોય છે એટલે પેલું ઘેરમાં ઘેરમાં ખરું આપણે કરવાનું રહી જાય શું થાય એટલે હું એવી એવી દયા આપું કે તમે કરો મારી આજ્ઞા પાડો તો એ તમને જાગૃતિ આપશે એટલે ઘર નીકળી જઈને જાગૃતિ આપશે અને તે વખતે યાદ જ આવશે શું કહે ને તો ભૂલી જવાય એ પ્રમાણે કરજો વધારે કરાર નથી હે રોજ કઈ કઈ કરવું તો પડે ને આખો દાડો શાંતિ બધી બહુ સત્સંગ કરવો પડે છે બઉ મહેનત કરવી પડે છે સત્સંગમાં મજા જ નહીં વગર કોમના સાથે આ કોંકરા કિલકિલ કરીએ કોંકરા કિલકિલ કરીએ નહીં આમ કોંકરા તો તમે ગાળો ને ગાળો વાંચશો તો તેલ નહીં આ થોડીક વાંચી વાંચી તમે એવો સત્સંગ કરવા કરતા ઘેર ગઈ અને તમે દાદા દાદા કહ્યું હું દાદા ને દાદા ભગવાન પોતે નથી હું મારે એવું દાદા ભગવાન નમસ્કાર કરું તેમ બોલવું પડે કારણ કે આ જ્ઞાની પુરુષ આ દેખાય છે તો જ્ઞાની પુરુષ છે દાદા ભગવાન મય પ્રગટ થઈ ગયા મેં ચૌદ દુઃખના નાથ કે એ એમને તમારા જે છું કે મને ગઈ થોડી ભૂલ છે એ મને એ દેખાય છે કે આ જુદારી ના આમ ના થવું જોઈએ આમ ના થવું જોઈએ શું કહું શું દેખાય હા જો કે મારી ભૂલ આમ હોતી જ નથી મારી જો આ ડોક્ટર બન સેવા વિશે કલા કરે છે અમારી ભૂલ પાય એક ભૂલ અમારી હોય બહાર દેખીતી તમને દેખાય એવી ભૂલ થઈ જાય ત્યારે કે તમને ખબર ના હોય તમે કોઈ વાંચ્યું વાત કરો તમને ખબર ના હોય ત્યારે આ તારીખ કઈ છે એનું ખબર ના પડી અગર ક્યાં લખા છે એનું ભૂલી નીકળી અમને નહીં ખબર છે પણ બીજી બધું અમારી જાગૃતિ નિરંતર ચોવીસ કલાક જાગૃતિ એટલે અમારા દોષ ના હોય છતાં અમારા દોષ દેખાય તમે જાણીને કે ભગવાન કેવા છે ફૂલ પ્રગટ થયા છે બે નાકા ચૌદ લોકો માર્ગ પ્રગટ થયેલો છે એનું નામ દો ને એનું નામ દો તમારું કલ્યાણ છે એવું હું શું રીતે નામ દઉં છું દાદા ભગવાન ગરમ ભારે હોય તો જલ્દી અસર ના થાય ગરમ ભારે હોય ને કરમ કરેલા કઈ બહુ ભારે હોય તો અસર ના થાય ના એવું છે ને કે આ વસ્તુ કર્મની વાત ખરી ખરી પણ તેના કર્મ પર બધું મૂકી દે ને તો પાર ના આવે કરવો પડે કે નહીં તપાસ કરવી પડે કે આ અમારે અમારે આવું ના મુકાય અને ચેતી પછી ના મળે ચેત્યા પછી બધે ફરીએ જતા ના મળે તારે કર્મ બોજો કહેવાય તારે કર્મ કહેવાય ભાર હું તમને કહું કે તમે માગો આપવા તૈયાર છું તમારા જ કર્મ દોષ ને ના માગતા આવડે એ તમારા બધી માગો એ આપવા તૈયાર શું કરે છે હવે માગી તમારી તમને કાયમ શાંતિ રહે એટલા માટે આ તમને અત્યારે આપું છું એ તમે આજ્ઞા પૂર્વક કર્યા કરજો શું કહ્યું લઈ લો હું કરી બીજા કોઈ જોઈએ છે આધાર નથી જોઈતો એટલે તૈયારી છું આધાર તો પર્વત કેમ હોય તેનું કાકૃતિ કરવી પડે આટલો ચિકન થઈ જાય આટલું નીકળવું અને તે આપણા ભાગનું ખાવાનું કે સત્તા લોકો સત્તા ખોલે નહીં સત્તા આપણે એટલે રહેલું સત્તામાં ના આવીએ આવવાનું ના આવે આપણે બેટમાં ના આવે પછી જઈ ગાયો દર્શન ઉપાડી નથી તારે કેટલી છે ક્યાંથી ગાયો દર્શન નથી ઉપાડી એમને ઉપાડી છે એમને છે કે એ બધી બધી ઉપાડી છે આપણે વિચારી ન શકતા એટલે આપણે ખબર ન પડે વિચારી નથી શકતા ઉપાધિ વગર ક્યાં છે જગ્યા છે જ નહીં રિઝર્વેશન થાય છે એવી કોઈ જગા છે જ નહીં એવી જગા કોઈ છે જ નહીં એવું હતું છે કે મન જતું રહે તો મન જતું રહે તો બધું જતું રહે મન જતું તો બધું મનનો જન્મ ક્યાં થયો છે મનનો જન્મ ક્યાં થયો કોનો મારો મનનો મનનો જન્મ ક્યાં થયો એમ એ સવાલ એ સવાલનો જવાબ મારી પાસે હોત તો તો આ બધો સવાલ હું કરવા જ ના બેઠો હોત એ નો જવાબ કે મારી પાસે હોત તો અહીં સવાલ પૂછવાનો રહ્યા નહીં who is the father and mother of mind? Spiritually or physically? Hmm? Spiritually or physically કે શારીરિક રીતે કે આધ્યાત્મિક રીતે બંને રીતે સ્પિરિચ્યુઅલી જે આપણે ભગવાન કહીએ છીએ સ્પિરિચ્યુઅલી ભગવાન કહીએ છીએ ના ફિઝિકલી તો હું સમજ આ શારીરિક રીતે તો ખબર નથી ફિઝિકલી તો ખબર નથી ઓળખાણો નથી માઇન્ડ તો અગાર કરે છે નિરંતર નવું પાછું ઉત્પન્ન તું કરું છું જો નવું ઉત્પન્ન ના કરતો હોય તો એ અગાર કરે છે ખરાબ થઈ જાય નવું ઉત્પન્ન કરવાનું એ તો એક્ઝોસ્ટ થયા જ કરે છે માઇન્ડ તો ધંધો બંધ કરી દો કોઈ પૂછનાર નહીં માથે ભગવાને પૂછનાર એને નહીં કહ્યું મા બાપ મરી ગયો પણ પણ મા બાપ હતા ત્યારે હું હાડ પીતો હતો મા બાપ હતા ત્યારે હાડ પીતો કે જોડે એટલો વિનય વધારે એટલો વિનય વધારે મારું આગળ ભગવાનને અમે જાતે જઈએ એવું ને છુપાવું એક વિનાય છે કહેવાય શું મર્યાદા હતી અત્યારે કેટલા લોકો બહાર ગયા નથી બહાર મંદિર રહે છે વિવેક ઓછો એટલો એટલો વિનય ઓછો એટલે એડવાન્સ થયેલો એડવાન્સ એડવાન્સ એ શબ્દ આપણાથી વપરાય નહીં કારણ કે એડવાન્સ શું ખબર પડે એડવાન્સ કહીએ તો કે શું ખબર પડે એક એક દ્રષ્ટિએ એને એડવાન્સ પણ ના કહેવાય બરાબર માઇન્ડ ને જૂનું માઇન્ડ હોય તો અલગ આજે છે નવું માઇન્ડ બુક એટલે કેવું થાય એટલે ઉપાધિ જરાય નથી ઉપાધિ તો બધાને હોય દાદાજી ઉપાધિ ઉપાધિ બધાને હોય આ ડિફિકલ્ટ આપણને એવા સર્કમસ્ટાન્સીસ હોય કોઈ એવો ડિફિકલ્ટ ટાઈમ આવ્યો હોય એવા સર્કમસ્ટન્સીસ હોય ધંધામાં ભણવામાં હોય ભણવામાં દરેક હોય ગમે તેમાં એ ડિફિકલ્ટી એ ઉપાધિઓ ડિફિકલ્ટી ઉપાધિ જુદી જતી એનું જો રૂપારી તું હોય રૂપારી જુદી રહેશે મીઠી ગમતી જુદી સમજાવો દાદા રાતે તો સુઈ ગયો શું નામ તારું ગિરીશ ગિરીશ ગિરીશ ના અત્યારે મજા કરતા વાતો કરતા કરતા બધા કહેતા ગિરીશ થઈ જા એટલે તું સુઈ ગયો બધા રાજી ખુશી થઈ અને અગિયાર વાગ્યા હતા પછી એકદમ યાદ આવ્યું કે પેલાની પાસે તામસે નોટ લખાણ રહી ગઈ એની મુજબ તું આવી આજ લખાણ ભૂલી ગયો પછી કઈ અસર થાય છે ને હું લખાવતો જ નથી લખાવતો નથી પણ કદાચ લખાવાની હોય આવું બન્યું હોય બીજી ઘણી ચીજો બની હોય તો રહી ગઈ હોય તો રાતે અસર થાય મન પર ના થાય અમારા બંધ કરી ઘેર આવીએ એટલે દુકાન નો વિચાર નહીં કરવાનો થાય ફોન કરે ગમે કરે જ નહીં જવાનું તમારો નો ઘેર આવે તારું દુકાન જ નહીં લાવવાની દુકાન માં જાય ઘર નહીં લઈ જવાનું એ ડિઝાઇન કરે ને તો કઈ શાંતિ રહે તો હવે રાતે કેટલાક ને કઈ વિચાર આવે છે પછી ઊંઘ આવતી એવું બને આવે ને બને નહીં થાય કોઈ જવું તરત કોઈ જવામાં તું અત્યારે કહું તું સુઈ જવું ઊંઘ તારે કાબુમાં ફરી એકદમ કાબુમાં કંટ્રોલમાં પછી ઉઠવાનું કંટ્રોલમાં ના ઉઠવાની થોડી તકલીફ પડે કોકો ઉઠવામાં તકલીફ પડે ના પણ તારા કંટ્રોલમાં કર્યું એ ખરી